એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ બેંગ્લોરમાં બેઠા બેઠા અમિતા વાર્તા સાંભળે છે અને વડોદરામાં બેઠા બેઠા સંજયભાઈ વાર્તા સાંભળે છે આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને અકબર અને બીરબલ ની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કોણ ખાઉધરું એક દિવસની વાત છે હો ભાઈ આ બાદશાહ અકબર એમની બેગમ એમની રાણી અને બીરબલ જરૂખામાં બેઠા છે અકબર બેગમ અને બીરબલની સાથે ઠંડો ઠંડો પવન વાય છે વૈશાખ મહિનો છે ઓ ભાઈ ગરમીના દિવસો છે પણ ઠંડો પવન વાય છે પાકી કેરીઓનો મબલક પાક થયો છે હો એક આખો ટોપલો એક દરબારી બાદશાહ પાસે મૂકી જાય છે સુંદર મીઠી કેરીઓ જોઈને અકબરે ને બેગમે ખાવા માંડી અને ચૂસવા માંડી કેરીઓ તો થોડી વાર પછી અકબરને મજાક સૂજી એમણે કેરીઓ ખાઈને ગોટલા ને ફોતરા ને છાલ ને બેગમની બાજુ ફેંકવા માંડ્યા આમ બેગમની બાજુ ખાસો ઢગલો થઈ ગયો ગોટલાનો ને એવો બધો ફોતરાનો છાલનો ને એકદમ અકબર બાદશાહ બોલી ઉઠ્યા એ બિરબલ જો જો જો આ બેગમ કેટલી ખાઉધરી છે જો તો ખરા કેમ આમ બોલો છો શહેનશાહ આપ પણ કેરીઓ ખાવો છો આ ખાવ છું ક્યાં ના પાડું છું પણ બેગમની જેમ નહીં જો જો બેગમ કેટલી ખાઉધરી છે કેમ બેગમ સાહેબાની ઝડપ તમારા કરતા વધારે છે એમ નહીં એમ નહીં તો કેમ જો એની તરફ લો હા જોયું એમ કહીને બિરબલ તો હશો કેમ હશે છે ઢગલો જોઈને ઢગલો જોઈને હા બિચારા બેગમ તો આમ બંનેની વાતથી નારાજ થઈ ગયા હો ભાઈ બિરબલ શું હું ખાવધરી છું બેગમે પૂછ્યું અકબર તો કહે હા ખાઉધરીજ આ તારો ઢગલો જ કે છે જો કેટલા બધા ગોટલા છે એમાં ને શું પૂછે છે અકબરને તો મજાક સુજી હો ભાઈ પણ બેગમ તો બિચારી રડવા જેવા થઈ ગયા ત્યાં બિરબલે ધડાકો કર્યા એ નામદાર ખોટું ના લગાડતા અરે બિરબલ મેં કોઈ દિવસ તારી વાતમાં ક્યાંય ખોટું લગાડ્યું છે તો સાંભળો અકબર બાદશાહ ખાવધરા તો આપ છો આપ હું હા આપ બેગમ સાહેબા તો ફક્ત કેરીનો રસ જ ચૂસે છે આપ તો ગોટલા અને ફોતરાય છોડતા નથી છે તમારી બાજુ બાજુ એકેય ગોટલો કે ફોતરું તમે તો ગોટલો ને ફોતરું ને છાલી ખાઈ જતા લાગો છો તે ખાઉધરા તે આપત થયા ને <laughs> બાદશાહ બિરબલના આવા જવાબથી ભોંઠા પડ્યા ભાઈ પણ પછી હસી પડ્યા હો આ બિરબલની ચતુરાઈ પર તો ભાઈ આ બિરબલ તો આવા ચતુર હતા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો